ઇંગ્લિશમાં કહેવત છે કે મેન આર મોર્ટલ બટ વિનાશી છે અને જ્ઞાન અવિનાશી માણસ વિનાશી છે અને જ્ઞાન અવિનાશી જ્ઞાન તો બરાબર છે એ સમજાયું નહીં એમને વ્યવહારે માણસ નિશ્ચય માણસ દેવ ભેગમાં વ્યવહાર માને છે નિશ્ચય એક વસ્તુને એક વસ્તુને વ્યવહાર માને છે નિશ્ચય માને એનો કેટલું માન્યતા હોય કે આ વ્યવહાર છે આ નિશ્ચય ભગવાનની ભક્તિ કરતા એ નિશ્ચય કે હા એવું અને ખેતીવાડી કરતા આપણે ધ્યાન કરાવે કરનારો છે તે ઉદય કરાવનારો તેથી ચાલનાર વિપક્ષ તે ગોળી આવે જ્ઞાન જેવા બધું કેતા રહે કે એમાં શું કહે દાદાજી કરનાર ઉદય ના અધીન સાથે સાધન છે અને આ તો ચોવીસ કલાક જાગૃત રહે છે ઉપયોગ રહે છે એટલે કર્મ ઉદય છે તો ના. પુરુષાર્થ છે કર્મના ઉદય તો વ્યવસ્થિત લાગુ થાય છે હા બરાબર. અને આત્મામાં આત્મામાં છે જ નહીં જાગૃતિ એ પુરુષાર્થ છે જાગૃતિ પુરુષાર્થ છે હે જાગૃતિ એ પુરુષાર્થ છે આ બધા મંદિરો ઉદય કરનાર ચલો અબળવાયો ઉદય કરનાર બોલતો ઉદય કરનાર રે બધું ગમેડ્યું ગમેડા પણ બધા ઉદય ના નહીં લાગે ભાઈ